બે વર્ષે પહેલા મને આ બીજી વખત આવ્યા તો બતાવું કચરો પડ્યો હોય ને તમને બેસવું ગમતું નથી હૃદયમાં આવો કચરો હોય ને તો ભગવાન કેવી રીતે હૃદયમાં રહે વાસળી જેવું હૈયું કોલું રાખે વાસળીએ કહ્યું મારામાં ઘણા સદગુણ છે મારામાં એક સદગુણ એક એવો છે હું મારા માલિકની ઈચ્છા થાય તો જ બોલું ભગવાનની ઈચ્છા વિના બોલવું નહીં બોલતા પહેલા પ્રભુનું થોડું સ્મરણ કરો ભગવાનની ઈચ્છા છે કે નહીં હું બોલું છું પણ મારા માલિકની ઈચ્છા થાય તો જ બોલું હું મારી ઈચ્છાથી બોલતી નથી એકલી વાસણી કોઈ દિવસ બોલે છે માનવ એકલો બેસે ને તો વાતો કરે છે આ ભાઈ બહુ સારા છે આ ભાઈ ખરાબ છે એકલો બેસે છે તોય બોલે છે કથામાં તમે જીભથી બોલતા નથી પણ કોઈ કોઈ વખત લોકો મનથી બોલે કેટલાકને એમ થાય કે ગરમી બહુ પડે છે ને મારા એક વાગે પૂરું કરે તો ઠીક રહે છે પોણા બે થઈ જાય એક વાગે પૂરું કરે તમારી જીભ બોલતી નથી પણ તમારું મન બોલે છે પણ કોઈ વખત મને હલાય અને કે કે મનથી વધારે બોલો માતાએ કહ્યું કે હું એકલી કોઈ દિવસ બોલતી નથી મારા માલિકને તેથી હું બહુ ગમું છું માલિકની ઈચ્છા બોલું છું હું એવું બોલું છું કે મારો શબ્દ સાંભળ્યા પછી નાદ ડોલે છે અને હરણને પણ આનંદ થાય નાગ એ દુર્જનનું સ્વરૂપ છે નાગમાં ઝેર છે હરણમાં કસ્તુરી છે ખરેને સજ્જનનું સ્વરૂપ છે સજ્જન દુર્જન સર્વને સુખ થાય એવું હું વિવેકથી બોલું કોઈને મેનું મારવા માટે આ જીભ આપી નથી કોઈનું દિલ ડૂબાય ને એવો એક શબ્દ પણ ન બોલ મધુર બોલ લાકડીનો માર ભૂલાય પણ શબ્દનો માર ભૂલાતો નથી વાસ્તવિક રીતે હું બહુ મધુર બોલું છું કેટલાક લોકો સાચું બોલે છે પણ કર્કશ બોલે સાચું હોવા છતાં કર્કશ બોલે ને એ પાપ છે કર્કશ વાણીથી બીજાનો દિલ દુખાય કેટલાક સાચું બોલે છે પણ બહુ ઊંચા સ્વરથી બોલે ઊંચા સ્વરથી બોલે ને તો સાંભળનારના હૃદયને થોડો ધક્કો લાગે છે એમ એવું સમજે છે કે મારું અપમાન કરે મારો તિરસ્કાર કરે વાણીમાં નરમાશ રાખજો વાણીમાં મીઠાશ રાખજો વાસળી બહુ મધુર બોલે છે સત્યમ બ્રુયાત પણ પ્રિયમ બ્રુયાત ન બ્રુયાત સત્યમ અપ્રિયમ અને પ્રિયંચ નારુતમ બ્રુયાત એસ ધર્મ સનાતના સાચું બોલો અને મધુર બોલો એવું બોલો કે સામેનાનું હૈયું ડોલે સામેનાને આનંદ થાય એવું મધુર બોલો કબીરદાસજી મહારાજના બે ચેલા હતા તો એક ચેલો એક ગ્રસ્ત નામે ભિક્ષા માંગવા ગયો તો બોલ્યો મૈયા મૈયા સાધુ તો ભિક્ષા કરે ઘરમાં લક્ષ્મી જેવી હતી એનો વિચાર કર્યો કે મુઠી ચોખા આપું એના કરતા સાધુ મહારાજને પ્રેમથી જમાડું તો મારા ઘરમાં શું ઓછું થવાનું કે મહારાજ અહીંયા ભી જાઓ એ મહારાજને પ્રેમથી જમાડે આખે આશ્રમ મહારાજ જઈને એને પોતાના ગુરુભાઈને વાત કરી આ શેરીમાં પાંચમું ઘર ભાઈ બહુ ઉદાર છે લક્ષ્મી દેવી છે મેં તો ભિક્ષા માગી પણ મને જમાડ્યો તું જા તો તને પણ જમાડ એને પૂછ્યું કે તું ત્યાં જઈને કોઈ શ્લોક બોલ્યો કે મંત્ર બોલ્યો શું બોલ્યો તેના હું તો એટલું જ બોલ્યો મૈયા મૈયા જાદુ કો ભિક્ષા આ બીજો જ હતો કે થોડો વધારે લાયો એણે વિચાર કર્યો મારો ભાઈ ગુરુભાઈ બોલ્યો મૈયા મૈયા ભિક્ષા દે એ જ હું બોલું તો પછી હું ગાયો છાનો એ ત્યાં ગયો અને બોલ્યો હે મેરે બાપ અવરત તું બહાર આકે હમકો ભિક્ષા દો પેલી તો લાકડી લઈ ગઈ ભાઈ મૈયા ને મેરે બાપ કી અવરતમાં શોખ હે પણ મૈયા શબ્દ કાનને કેવું મધુર લાગે સાચું બોલો મધુર બોલો વાસળી બહુ મધુર બોલે છે અને તેથી માલિકને બહુ ગમે છે વાસળીમાં એક બે ને અનેક સદગુણ સખી તું જોતો ખરી મારો કનૈયો જયારે વાસળી વગાડે છે ત્યારે બધાને આનંદ થાય વિશ્વનો નાદ ડોલે છે વાસળી તો જળને ચેતન બનાવે અને ચેતનને જળ બનાવે તું જોતો ખરી મારો કનૈયો જયારે વાસળી વગાડે અને ત્યારે આ વૃક્ષો પણ બહુ રાજી થાય આ વૃક્ષોને અતિ આનંદ થાય છે વૃક્ષોમાંથી મધની ધારા નીકળે અતિ આનંદ થાય ને ત્યારે આંખમાં આંસુ આવે આ મધની ધારા નથી આ આનંદના આંસુ છે ધારાની વાસળી સામે આ પછી વૃક્ષોને બહુ આનંદ થાય આ વૃક્ષો છે ને એ શ્રી સાથે સંબંધ રાખે આ વૃક્ષો એવું માને છે કનૈયો જમૈરાજ છે આ વૃક્ષો પણ લાલા સાથે સંબંધ જોડે ગોપીએ પૂછ્યું છે અરે સખી કે કનૈયો વૃક્ષોનો કેવી રીતે જમાઈ થાય પેલા વૃક્ષો એવું માને છે આ વાસળી છે ને એ વાંસની દીકરી છે વાંસ એ ઝાડ છે અને હું પણ ઝાડ કે મારા જાતભાઈની કન્યા એ મારી જ કન્યા કહેવાય ને મારા જાતભાઈની કન્યા અને તે પરમાત્મા સાથે એનું લગ્ન થયું છે અને તે અમને બહુ આનંદ થાય તમારા જાતનો ભાઈ કોઈ મોટો અધિકારી થાય તો તમે રાજી થાઓ વૃક્ષો એવું માને છે વાસ્તવી અમારી દીકરી છે અને એનું લગ્ન પરમાત્મા સાથે થયું છે અને તેથી કનૈયો મારો જમૈરા છે આ વૃક્ષો પણ શ્રી કૃષ્ણ સાથે સંબંધ જોડે તમે પણ પરમાત્મા સાથે કોઈ સંબંધ જોડી રાખજો સંબંધ વિના સ્નેહ થતો નથી સંબંધ રાખે તો જ સ્મરણ થાય આ વૃક્ષો પણ શ્રી સાથે સંબંધ રાખે છે એક દિવસ આ સંસારનો સંબંધ છોડવો જ પડશે અને જ્યારે સંસારનો સંબંધ છોડવાનો પ્રસંગ આવે છે ત્યારે જીવ ગભરાય છે અને ક્યાં જવું અને મારું શું થશે શ્રી કૃષ્ણ સાથે સંબંધ રાખ્યો હોત તો અંતકાળમાં બહુ શાંતિ મળશે બહુ કામમાં આવશે ભગવાન સાથે કોઈ સંબંધ જોડી રાખે લોકો વ્યવહારમાં સ્ત્રીમાન સાથે સંબંધ ન હોય તો પણ દૂર દૂરનો સંબંધ શોધી કાઢે ત્યાં કલેક્ટર સાહેબ છે ને ત્યાં અમારા સગા સાહેબ કોઈ પૂછે કે તમારો એમનો શું સંબંધ છે તો પછી કહેશે કે મારી જે નણંદ છે ને એની જે દેખાય ને એના ઓળમણભાઈના ભત્રીજાનો આ ભાણો થાય આ કોઈ સંબંધ છે પણ સંબંધ રાખવાથી કામ થાય છે પરમાત્મા સાથે વૃક્ષો પણ સંબંધ જોડે છે કને જો અમારો વૃક્ષોને તેથી બહુ આનંદ થાય છે કનૈયો વાસળી વગાડે અને તે સાંભળીને બહુ રાજી થાય કેવી વાસળી વગાડે એક ગોપીએ કહેવાની સખી તું જોતો ખરી શ્રી શ્રીધર સ્વામીએ ટીકામાં લખ્યું છે વેણુ ગીતમાં બોલનાર વક્તા ભિન્ન ભિન્ન છે એક શ્લોકનો બીજા શ્લોક સાથે સંબંધ મળતો નથી વક્તા બદલાય છે ધન્યાસ્મ મૂઢમતયોપી હરિણ્યતા યાનંદનંદનમુપાત્ત વિચિત્રવેશમ આકરણ્ય વેણુરણિતમ સહ કૃષ્ણસારા उदम्बभिर्विरचिताम् प्रणयावलोकैः એક ગોપીએ કહેવાની સખી તું જોતો ખરી આ વૃંદાવનની હરણીઓ બહુ શ્રેષ્ઠ છે શ્રી કૃષ્ણ જયારે વાસ કરી વગાડે છે ત્યારે હરણીઓ એક તક નજર રાખીને રારાના દર્શન કરતા કરતા કાનથી વાંસળી સાંભળે આંખ દર્શન કરે છે અને કાન સાંભળે છે તું જોતો ખરી હરણીઓ જયારે દર્શન કરે ને ત્યારે પાપેણો પણ હાલતી નથી એક તક નજર રાખે એમને દર્શનમાં તૃપ્તિ થતી નથી પ્રેમથી દર્શન કરતા કેવા તન્મય થયા અરે સખી હું તને શું કહું આ હૈયો બહુ હોશિયાર છે એ દર્શન કરવા જાય ત્યારે એકલી કોઈ દિવસ જતી નથી પતિને સમજાવીને સાથે લઈ જાય સહ કૃષ્ણ સારા પતિ પત્નીનો પવિત્ર સંબંધ પરમાત્માના માટે પત્ની તે છે કે જે પતિને બહુ પ્રેમથી સમજાવીને પાપ કરતા જે અટકાવે છે પતિને પ્રભુના માર્ગમાં જે વાળે છે જે ભક્તિમાં સાથ આપે છે એ જ પત્ની છે પતિને ભોગવિલાસમાં ફસાવી રાખે વેરી છે આ હરણીઓ દર્શન કરવા જાય છે ત્યારે પતિને સમજાવીને સાથે લઈ જાય તમે ચાલો ને તમને બહુ આનંદ આવશે કનૈયો બહુ સુંદર વાસળી બનાવે પતિ પત્ની એક વિચારથી ભગવાનની ભક્તિ કરે ને તો ભગવાન જલ્દી કૃપા કરે આ હરણીઓ પતિ સાથે ભગવાનના દર્શન કરવા માટે જાય નાની વાસ્તવિક સાંભળે છે ને ત્યારે એમને બહુ આનંદ થાય જ્યાં પ્રેમ જાગે છે અને ત્યાં કંઈક આપવાની ઈચ્છા થાય પ્રેમમાં લેવાની ઈચ્છા થતી નથી પ્રેમમાં સમર્પણની ભાવના હોય લાલાની વાસણી સામે આ પછી હરણીઓના હૃદયમાં પ્રેમ જાગે છે મારે લાલાને ભેટ આપવી આ શું ભેટ આપે અરે સખીઓ હું તમને શું કહું મને એવું લાગે છે આંખ રૂપી કમળ ભગવાનને ભેટ માર પણ આ હરણીઓ આપણને બોધ આપે છે આંખ આપવા લાયક કોઈ સ્ત્રી નથી આંખ આપવા લાયક કોઈ પુરુષ નથી આંખ આપવા લાયક એક પુરુષોત્તમ પરમાત્મા શ્રી કૃષ્ણ છે હરિઓ આંખ રૂપી કમળ શ્રી કૃષ્ણને અર્પણ કરે છે લાલાની વાસળી સાંભળ્યા પછી એમને આનંદ થાય છે મૃદયમાં પ્રેમ જાગે છે લાલાને હું શું આપું લાલાને મારી હું આંખ આપું સ્થાપવા એ તે ઈશ્વર છે કદાચ તમને એમ શંકા થશે કે માણસ તમે આ શું બોલો છો જગતને આંખ તો આપ્યા વિના ચાલે જ ને જગતને આંખ આપવી જ પડે છે જગતને ઉપેક્ષા ભાવથી જુઓ અને અપેક્ષાત્મક દૃષ્ટિ ઈશ્વરમાં રાખો જોવા લાયક શ્રી કૃષ્ણ છે જગતને સંતો જુએ છે પણ ઉપેક્ષા ભાવથી જુઓ આ તુચ્છ છે આ બહુ સારું છે એવું સમજીને જુએ એની આંખ બગડે મન બગડે મારા ભગવાન અતિ સુંદર છે સંતો જગતને ઉપેક્ષા ભાવથી જુએ છે અને અપેક્ષાત્મક દૃષ્ટિ ઈશ્વરમાં રાખે આ હરણીઓ આપણને બોધ આપે છે આંખ આપવા લાયક એક ભગવાન શ્રી કૃષ્ણ અરે સખી હું તો એમ માનું છું આ વૃંદાવનની જે હરણીઓ છે ને એ મારા કરતા શ્રેષ્ઠ છે ધન્યા ગોપીએ પૂછ્યું છે એ સખી તું આવું કેમ બોલે ગમે તે હોય પણ હરણી તો પશુ કેવા પશુ કરતા માનવ શ્રેષ્ઠ છે તું આજે આવું કેમ બોલે છે કે મારા કરતા હરણી શ્રેષ્ઠ છે અરે સખીનું એક કારણ છે મારી આ ખાનગી વાત છે તું કોઈને કહીશ નહીં તેના હું કોઈને નહીં કહું આ હરણીઓ શ્રેષ્ઠ છે એવું માનું છું એનું એક કારણ છે આ હરણીઓને જે પતિ મળ્યા છે ને એ ભક્તિમાં બહુ સાથ આપે એક વિચારથી પતિ પત્ની ભક્તિ કરે છે ત્યારે ભગવાન જલ્દી કૃપા કરે હું તને શું કહું મને જે પતિ મળ્યા છે ને એ મને ભક્તિમાં બહુ સાથ આપતા નથી એમને ભગવાનમાં થોડો પ્રેમ તો છે પણ સવારે સ્નાન કર્યા પછી અડધો કલાક થોડી સેવા પૂજા કરે છે અને આખો દિવસ પૈસાના જ પાછળ બહુ પડે હું બહુ ભક્તિ કરું એ મારા પતિદેવને ગમતું નથી મને કે છે ફરવા ચાલે મને સંસારમાં રખડવું જરાય ગમતું નથી આ સુધી હું બહુ રખડી મને તો એક જગ્યામાં બેસીને શ્રી કૃષ્ણના દર્શનમાં ધ્યાનમાં જ આનંદ આવે મને સંસારમાં રખડવું ગમતું નથી હું બહુ ભક્તિ કરું એ મારા પતિદેવને ગમતું નથી હું જયારે બહુ ભક્તિ કરું છું ત્યારે ઘરમાં કોઈ કોઈ વખત ક્રોધ કરે મને જે પતિ મળ્યા છે એ ભક્તિમાં બહુ સાથ આપતા નથી અને આ હરણીઓને જે પતિ મળ્યા છે એ ભક્તિમાં બહુ સાથ આપે છે અને તેથી હું એમ માનું છું કે મારા કરતા પણ આ વૃંદાવનની હરણીઓ શ્રેષ્ઠ છે એક ગોપીએ કહ્યું છે સખી તું જોતો ખરી ઘણી વાસળી વગાડે ને ત્યારે ગાયોને બહુ આનંદ થાય ગાયો દોડતી દોડતી જાય આ કદંબનું નામ મેં તેર કદમ રાખ્યું સાયંકાળના સમયે કદંબના ઝાડમાં વિરાજે છે અને વાસળીમાંથી વાલી ગાયોને બોલાવે કેટલીક ગાયો છે ને એમના નામ નદીના નામ ઉપરથી નામ રાખ્યા છે નંદા ગોદા કાવેરી સરયુ નર્મદા નદીના નામની કેટલીક ગાયો છે કેટલીક ગાયો જે છે તે લતાઓના નામની છે વાસંતી મધુમાલતી ચંપકલતા કેટલીક ગાયો જે છે તે કેસર ગંધા કસ્તુરી ગંધા કર્પૂર ગંધા એવી ગાયો છે કે જે ગાયના દૂધમાં કેસર નાખવાની જરૂર પડતી જ નથી કેસરની વાસ અને રંગ દૂધમાં હોય એ કેસર ગંધા ગાય છે તે મારી ગાયોને વાસ્તવિકમાંથી ભૂલાવે છે અને ત્યારે તો ગાયોને બહુ આનંદ થાય છે મારા માલિક મને યાદ કરે છે કે ગાયો હુમ હુમ હુમ કરતી દોડતી દોડતી જાય છે તું જોતો ખરી કદંબના ઝાડને ગાયો ઘેરીને ઉભી છે મોડા ઊંચા કરે છે લાલાના દર્શનમાં કેવી તન્મય થઈ છે અહીં સખી આ ગાયો કઈ દર્શન કરતી નથી એ તો આંખમાંથી શ્રીકૃષ્ણને અંદર ઉતારે છે અને મનથી શ્રીકૃષ્ણને આલિંગન આપે અને તેથી અમને અતિશય આનંદ થાય છે તું જોતો ખરે ગાયોના મધ્યમાં ગોપાલ કૃષ્ણના દર્શનમાં બહુ બહુ આનંદ આવે અને સખી તું કોઈને કહીશ નહીં મારી ખાનગી વાત આજે હું તને કહું આ ગાયો જેમ લાલાને મળવા માટે દોડતી દોડતી જાય છે ને તેમ કોઈ કોઈ વખત મારા હૃદયમાં એવો પ્રેમ જાગે છે દોડતી જવું અને શ્રી કૃષ્ણને આલિંગન મને શ્રી કૃષ્ણને મળવાની ઈચ્છા થાય હું દોડતી દોડતી જઉં છું પણ મને જયારે યાદ આવે છે કે હું તો સ્ત્રી છું લોકો મને શું કહેશે મને જયારે સ્ત્રીત્વનું સ્મરણ થાય છે ત્યારે હું રસ્તામાં બેસી જઉં છું પછી તો હું ગાયોના વખાણ કરું છું પ્રભુએ મને સ્ત્રી બનાવી એના કરતા ગોકુળની ગાય બનાવી હોત તો વધારે સારું હોત હું સ્ત્રી છું લોકો મને શું કહેશે મને જયારે લોક ભાન થાય છે મને જયારે સ્ત્રીત્વનું સ્મરણ થાય છે ત્યારે હું રસ્તામાં જ બેસી જઉં છું ગાયોના વખાણ કરું ગાયો દોડતી દોડતી દાદાને મળવા જાય આંખમાંથી શ્રી કૃષ્ણને અંદર ઉતારીને પ્રેમથી આલિંગન આપે છે હું સ્ત્રી છું તેથી હું જઈ શકતી નથી હજુ આ ગોપીને યાદ આવે છે કે હું સ્ત્રી છું આ ગોપી શ્રીકૃષ્ણ કૃષ્ણ પ્રેમમાં જ્યારે સ્ત્રીત્વને ભૂલી જશે ત્યારે ભગવાન રાસમાં બોલાવશે રાસમાં કોઈ સ્ત્રીને પ્રવેશ નથી અને રાસમાં કોઈ પુરુષને પ્રવેશ નથી જેને યાદ આવે છે કે હું સ્ત્રી છું પુરુષ છું એના બુદ્ધિમાં કામ બેઠો છે અને એ કામ કૃષ્ણ મિલનમાં વિઘ્ન કરે છે ભગવાનની ભક્તિ એવી રીતે કરો કે યાદ આવે નહીં કે હું પુરુષ છું કે સ્ત્રી છું અરે સખી મને યાદ આવે છે કે હું સ્ત્રી છું લોકો મને શું કહેશે ત્યારે હું રસ્તામાં બેસી જઉં છું ગાયોના વખાણ કરું છું ગાયો ભાગશાળી પ્રભુએ મને ગોપી બનાવી સ્ત્રી બનાવી એના કરતા ગાય બનાવી હોત તો વધારે સારું હોત હું નાનાની ગાય બનું આ ગાયો ભાગશાળી છે તું જોતો ખરી એક ગોપીએ કહ્યું અરે સખી ગાયો ઘેલી બને તે શું આશ્ચર્ય છે આ વૃંદાવનના જે પક્ષીઓ છે એ પણ અતિશય શ્રેષ્ઠ प्रायो बताम्ब विहगा मुनयो वनेऽस्मिन् કૃષ્ણે ક્ષિતમ તદુદિતમ કલવેણુદીતમ આરુહ્યયે દ્રુમભુજાન રુચિર પ્રવાલાન શૃણ્વન્ત્યમીતદૃશો વિગતાન્યવાચ કોઈ ગોપીએ કહ્યું છે આ વૃંદાવનના પક્ષીઓ મને એવું લાગે છે પૂર્વજન્મના મોટા મોટા ઋષિઓ છે શ્રી જયારે વાસળી વગાડે છે ત્યારે પક્ષીઓ મૌન રાખીને તે વાસળી સાંભળે છે આંખ બંધ કરે છે આ તો પૂર્વજન્મના ઋષિઓ હોવા જોઈએ આ ઋષિઓ ગંગા કિનારે આંખ બંધ રાખીને મૌન રાખીને ધ્યાન કરતા હતા એ ટેવ આજે પણ દેખાય આ વૃંદાવનના પક્ષીઓ કોઈ સાધારણ નથી પૂર્વજન્મના ઋષિઓ હોવા જોઈએ સાયંકાળે તો પક્ષીઓ કોલાહલ કરે છે પણ કનૈયો વાંસળી વગાડે ત્યારે આ પક્ષીઓ એક શબ્દ બોલતા નથી મૌન રાખે છે રાની વાંસળી સાંભળે એમને બહુ આનંદ થાય છે અરે સખી હું તને શું કહું આ પક્ષીઓ પૂર્વજન્મના ભાનમાં ઋષિઓ હોવા જોઈએ આ પક્ષીઓ જમનાજીના કિનારે રહે છે એમને તરસ લાગે છે પણ પાણી પીવા માટે નીચે ઉતરતા જ નથી ગોપીને આશ્ચર્ય થયું જમનાજીના કિનારે રહે છે તરસ લાગે છે છતાં પાણી પીવા માટે કેમ નીચે આવતા નથી ત્યારે સખી તને શું કહું એને કારણ છે આ પક્ષીઓ કોઈ સાધારણ નથી આ મહાન ઋષિઓ છે આ પક્ષીઓને ઝાડમાં ઝાડના એક એક પાનમાં શ્રી કૃષ્ણના દર્શન થાય અને તે દર્શનમાં એવો આનંદ આવે ભગવાન તમને અનુકૂળતા કરી આપે ને તો જીવનમાં એક બે વાર વૃંદાવનમાં મહિનો બે મહિના જઈને રહેજો આજે પણ ઘણા ભજનાનંદી સાધુ સંતો છે તે ભૂમિ એવી દિવ્ય છે કે સાત્વિક ભાવ લાગે જ્યાં પરમાત્માએ દિવ્ય લીલા કરી છે આજે ભૂમિમાં એ શક્તિ છે વૃંદાવનમાં શ્રી રાધાજીની આઠ સખીઓના આઠ નિકુંજ છે લલિતા વિશાખા ચિત્રા ઇન્દુલેખા ચંપકલતા રંગદેવી તુંગ વિદ્યા અને સુદેવી આ શ્રી રાધાજીની પ્રધાન આઠ સખીઓ અને તે સખીઓના આઠ નિકુંજ છે ઘણા સાધુ સંતો એ નિકુંજમાં રહીને રાધા કૃષ્ણની સેવા કરે આવી શકીએ હું તને શું કહું આ પક્ષીઓ બીજું કંઈ બોલતા જ નથી મૌન તો રાખે છે જ્યારે બોલે છે ત્યારે રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ આવું બોલે છે બીજું કઈ બોલતા નથી અને આ જયારે પ્રેમથી રાધા કૃષ્ણ બોલે ત્યારે એમને ઝાડમાં ઝાડના પાનમાં શ્રી કૃષ્ણના દર્શન થાય અને દર્શનમાં એવો આનંદ આવે છે એ આનંદને છોડીને પાણી પીવા કોણ જાય પાણી પીવા જઈએ એટલો સમય પણ ભગવાનનો વિયોગ સહન કરી શકતા નથી એમને પ્રત્યેક ઝાડના પાનમાં ઝાડમાં શ્રી કૃષ્ણના દર્શન થાય એ પરમાત્માના નામનો જપ કરે છે એ બીજું કંઈ બોલતા નથી અને પ્રેમથી જયારે પ્રભુના નામનું કીર્તન કરે ત્યારે એમને પ્રત્યક્ષ દર્શન થાય તમે મહિનો બે મહિના વૃંદાવનમાં જઈને રહો ને કોઈ કોઈ વખત આજે પણ એવા પક્ષીઓ મળે એ બીજું કઈ બોલતા નથી રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ આવું બોલે છે બીજું કઈ બોલતા નથી અને જયારે પ્રેમથી પ્રભુના નામનો જપ કરે ત્યારે એમને પ્રત્યક્ષ પરમાત્માના દર્શન થાય અને તે દર્શનમાં એવો આનંદ આવે છે એ આનંદ છોડીને પાણી પીવા કોણ જાય શ્રી કૃષ્ણ વિયોગ એ જ મહાન રોગ છે શ્રી કૃષ્ણ વિયોગ એ જ મહાન દુઃખ છે મેં તો એવું સાંભળ્યું છે કે કોઈ વૈષ્ણવ ત્યાં જાય અને ત્યાં જઈને પ્રેમથી રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ પ્રેમથી કીર્તન કરે ત્યારે આ પક્ષીઓ નીચે ઉતરીને જળપાન કરે એ જળપાન કરે છે ત્યારે શ્રી કૃષ્ણને સાંભળે છે એ જળપાન કરે છે ત્યારે પણ શ્રી કૃષ્ણનું સ્મરણ કરે એ એક ક્ષણ ભગવાનને ભૂલી શકતા નથી એમને શ્રી કૃષ્ણનો વિયોગ સહન થતો નથી એ પૂર્વજન્મના મહાન મહાન ઋષિઓ છે પ્રાયો બતાંબ મુનયો વનેસ્મિન કૃષ્ણે ક્ષિતમ તરુદિતમ કલવેણુગીતમ આવિજયે દ્રુમભુજાન રુચિર પ્રવારાન શૃણ્વન્ત્યમીલિતદૃશો વિગતાન્યવાચ આ મહાન ઋષિઓ છે આ પક્ષીઓ મારા કરતા શ્રેષ્ઠ છે આ વૃંદાવનની ગાયો મારા કરતા શ્રેષ્ઠ છે જે શ્રી મળવા માટે આતુર થઈને દોડતી જાય એવી આતુરતા હજુ મારા મનમાં ક્યાં જાગી તે સમયે યશોરાજી ત્યાં આવ્યા છે યશોરાજી પૂછે ત્યારે આજે સખીઓ તમે કોની વાતો કરો છો કે માં અમારા ગોકુળ ગામમાં એક જ વિષય છે શ્રી કૃષ્ણ બીજો કોઈ વિષય નથી લાલાને વંદન કરતા નથી યશોદામાં જુએ અને કોઈ લાલાને વંદન કરે એ માને સહન થતો નથી યશોદાજી કહે કે તમારું બાળક છે તમારું વંદન કરો તમે એને આશીર્વાદ આપો એ તમારો દીકરો છે તમે વંદન કરો એ ઠીક નથી લાલાને કોઈ વંદન કરે માને ગમતું નથી માં તમારા દેખતા કોઈ વંદન કરતા નથી પણ બધાને ખાતરી થઈ છે માં મારા સાસુજીનો નિયમ છે મારા સસરાજીનો નિયમ છે તપાસ કરે છે આજે કયા રસ્તે આવવાના છે કે જે માર્ગે આવવાના હોય ને તો એક બાજુમાં દોષીઓ ઉભી રહે છે અને એક બાજુમાં બધા દોષીઓ ઉભા રહે અને સાયંકાળે જયારે શ્રી કૃષ્ણ આવે છે માં સવારે જયારે જાય છે ને ત્યારે ઉતાવળ થયેલી છે દોડતા દોડતા જાય પણ માં સાયંકાળે જયારે પધારે છે ત્યારે પરિશ્રમ થયેલો ધીમે ધીમે ચાલે વાસળી વગાડતા ચાલે અને ત્યારે અમને દર્શનમાં બહુ આનંદ આવે કોઈ વખત નજર આપે કોઈને જોઈને ગાલમાં સ્મિત હાસ્ય કરે કોઈ ભાગશાળી બી હોય તો એની સાથે બોલે છે મારા સાસુજીનો તો નિયમ છે રસ્તામાં તમારા દાદાને ઉભો રાખે છે અને એની રસ્તામાં નજર ઉતારે કેવી રીતે માસ કોઈને નજર આપે કોઈને જોઈને ગાલમાં સ્મિત હાસ્ય કરે બે શબ્દ બોલે કેમ કાકી તમારું શરીર સારું તો છે ને આનંદ થાય છે મારાને કાઢે છે મારી બહુ કાળજી રાખે મારા ઉંમરના બહુ માં બધાને આનંદ આપે રસ્તામાં બધા વંદન કરે છે તે બધાને આનંદ આપે અને તેથી રસ્તામાં મોડું થાય છે ત્યાંથી તો વિવાદ નીકળે ગોપીઓ લાલાની વાતો કરતી અને ગોપીઓને સમાધિ લાગે મોટા મોટા યોગીઓ આંખ બંધ રાખે નાક પકડે પ્રાણાયામ પ્રત્યાહાર કરે ત્યારે સમાધિ લાગે ગોપી આંખ બંધ કરતી નથી ગોપી નાક પકડતી નથી ઉઘાડી આંખે ગોપીને સમાધિ લાગે પ્રાણાયામ કર્યા પછી જેનું મન સ્થિર રહે છે એ જ્યારે પ્રાણાયામ છોડે છે ત્યારે મન ચંચલ થાય છે પ્રાણાયામ કર્યા વિના આંખ બંધ રાખ્યા વિના જેનું મન સ્થિર અને શાંત રહે ગોપીઓ આંખ બંધ કરતી નથી નાક પકડતી નથી ગોપીની સહજ સમાધિ છે સુખદેવજી મહારાજ ગંગા કિનારે સંત સમાજમાં ગોપીઓના વખાણ કરે છે वर्णयन्त्योमितो गोप्यः क्रीडास्तन्मयताम् ययो અનાયાસે સમાધિ લાગે અનાયાસે મન શાંત રહે કૃષ્ણલીલામાં એવી દિવ્ય શક્તિ છે ગોપીઓ તન્મય થઈ છે પછી તો યજ્ઞ પત્નીઓનો ઉદ્ધાર કર્યો છે તે કથા ભાગવતની કથા સાગર જેવી સમયનું અનુસંધાન રાખવું પડે છે પત્ન પત્નીઓ સુંદર સામગ્રી લઈ ગઈ છે ભગવાનને આરોગાવે એક બ્રાહ્મણે પત્નીને ના પાડી કે હું તને નહીં જવા દઉં તનને કોઈ પકડી શકે મનને કોણ પકડી શકે એનું તન હતું ઘરમાં પણ એનું મન શ્રીકૃષ્ણ ચરણમાં ગયું એને શ્રીકૃષ્ણનો વિયોગ સહન થયો નહીં પાંચભૌતિક શરીર છોડીને નિત્ય સેવામાં ગયું યજ્ઞ પત્નીઓ પ્રભુએ ઉદ્ધાર કર્યો તે કથા સંભળાવી પછી હવે ગોવર્ધન લીલાનો આરંભ કરે ભગવાનપી તત્રૈવ બલદેવેન સંયુતા अपश्यन्निव सङ्गोपान् ઇન્દ્રયાગકૃતોદ્યમા ગોવર્ધન લીલા પછી રાસલીલા આવે ભાગવતમાં જે એક એક લીલાનું વર્ણન કર્યું છે તે ક્રમમાં પણ રહસ્ય છે ગોવર્ધન લીલા ન થાય ત્યાં સુધી રાસલીલા થતી નથી તેની ગોવર્ધન લીલા થાય ગોવર્ધન લીલા એટલે શું ગોવર્ધન શબ્દનો થોડો વિચાર ગો શબ્દના અર્થે સંસ્કૃત ભાષામાં અનેક થાય ગો શબ્દનો અર્થ છે ગાય ગો શબ્દનો અર્થ છે ઉપનિષદ ગો શબ્દનો અર્થ છે જ્ઞાન ગો શબ્દનો અર્થ છે ધરતી ગો શબ્દનો અર્થ છે ઇન્દ્રિય ગો શબ્દનો અર્થ છે ભક્તિ ગો શબ્દના સંસ્કૃત ભાષામાં અનેક અર્થ થાય ગોવર્ધન એટલે જ્ઞાન ભક્તિને વધારનારી જે લીલા એ જ ગોવર્ધન લીલા છે જ્ઞાન ભક્તિ જયારે અતિશય વધે છે સ્ત્રીત્વ પુરુષત્વની વિસ્મૃતિ થાય પછી રાસમાં પ્રવેશ મળે જ્ઞાન અને ભક્તિને વધારવાનો પ્રયત્ન કરે આજકાલના લોકો આવક વધારવાનો પ્રયત્ન કરે ઠીક છે તમે ભક્તિ વધારવાનો પ્રયત્ન કરો વસ્તી વધારવા માટે લોકો હવાફેર કરવા જાય સારી હવા પાણી જ્યાં હોય ને અને ત્યાં રહેવાથી ભૂખ લાગે એની શક્તિ વધે ભક્તિ વધારવા માટે પણ ઘર થોડા દિવસ છોડો બારે ઘરમાં રહેવું નહીં ગ્રહસ્થનું ઘર બહુ પવિત્ર નથી ગ્રહસ્થના ઘરમાં કામના પરમાણુઓ પડે બાર મહિનામાં એકાદ બે મહિના ઘર છોડીને કોઈ તીર્થમાં રહીને સાધન કરો તમારા મનને સમજાવો આ ઘર મારું નથી મારું ઘર ભગવાનના ચરણમાં છે ઘરની મમતા ઓછી કરો અંતકાળમાં ઘરની મમતા રડાવે છે સમજીને મહિનો બે મહિના ઘર છોડો અને કોઈ પવિત્ર તીર્થમાં ગંગા કિનારે યમુના કિનારે રહીને ત્યાં સાધન કરો તો જ્ઞાન ભક્તિ વચ્ચે તીર્થમાં રહીને સાદું ભોજન કરો કોઈ મહામંત્રનો લાખ બે લાખ પાંચ લાખ જપ કરો કોઈ અનુષ્ઠાન કરો એવું કરવાની બહુ જરૂર છે બારે માસ ઘરમાં રહેશો નહીં જ્ઞાન ભક્તિને વધારનારી લીલા એ જ ગોવર્ધન લીલા જ્ઞાન ભક્તિને વધારવા માટે થોડા દિવસ પણ પ્રવૃત્તિ છોડો પ્રવૃત્તિનો વિષયાનંદ જે છોડે છે એકાંતમાં બેસીને ધ્યાન અને જપ કરે એને નિવૃત્તિનો ભજનાનંદ મળે ભગવાનની માયા બહુ વિલક્ષણ છે શરીરમાં શક્તિ હોય ને ત્યાં સુધી પ્રવૃત્તિ છોડવાની ઈચ્છા જ થતી નથી લોકો પ્રવૃત્તિ ત્યારે છોડે છે કે બ્લડ પ્રેશર જ્યારે બહુ વધી જાય શરીર જ્યારે બહુ બગડે છે ડાક્ટર આપણને મુહૂર્ત ખરાવે અને પછી પ્રવૃત્તિ છોડે એનો શું અર્થ છે શરીરમાં શક્તિ છે ત્યારે સમજીને મહિનો બે મહિના પ્રવૃત્તિ છોડો એકાંતમાં બેસીને સાધન કરો સમજીને જે વિષય આનંદ છોડે છે અને એકાંતમાં બેસીને સાધન કરે છે તેને ભજનાનંદ બ્રહ્માનંદ મળે ભક્તિ કરવાની એટલે શું કરવાનું ભગવાનનો આનંદ લેવાની ટેવ પાડવાની આ જીવ સંસારના વિષયોથી આનંદ લેવા જાય છે પરિણામમાં એ દુઃખી થાય છે જેને પરમાત્માનો આનંદ મળે એકાંતમાં બેસો ધ્યાન કરો જપ કરો બહુ જરૂર છે સમજીને પ્રવૃત્તિનો વિષય આનંદ છોડે તો નિવૃત્તિમાં જ ભોજન આનંદ બ્રહ્માનંદ મળે એક ગ્રહસ્થના ઘરમાં બે કન્યાઓ હતી એક કન્યાનું લગ્ન ખેડૂત સાથે થયું હતું અને બીજી જે કન્યા હતી તે કુંભારને આપી હતી એક જ ગામમાં બે કન્યાઓનું લગ્ન થયેલું ઘણા દિવસોથી અને તે કન્યાઓના કંઈ સમાચાર મળ્યા નહીં તે લાગણીથી બાપ ત્યાં જોવા ગયો કુમારના જે કન્યા આપી હતી એને મળવા ગયો પૂછે છે બેન તને તે અડચણ તો નથી ને કંઈ ત્રાસ તો નથી ને ઘરમાં તે કન્યાએ કહ્યું કે પિતાજી આ માટીના વાસણ બધા તૈયાર થયા પણ આ બધા કાચા છે આવતીકાલથી અમારું ભઠ્ઠીનું કામ શરૂ થશે મહિનો સુધી કામ ચાલે કાચા વાસણ એકવાર અગ્નિમાં પરિપક્વ થઈ જાય પછી ભલે વરસાદ આવે હું તો રોજ ભગવાનની પ્રાર્થના કરું છું એક મહિનો વરસાદ ના આવે તો સારું અને વરસાદ આવી જાય તો પછી અમારી મહેનત બધી માટી થઈ જશે વરસાદ ના આવે ને તો પછી આખું વર્ષ આનંદમાં જશે બાપ ત્યાંથી ઉઠ્યો અને જે ખેડૂતના જે કન્યા આપી હતી એને મળવા ગયો એને પૂછે છે કે બેન તારું કેમ ચાલે છે એણે કહ્યું કે પિતાજી હું તો રાહ જોઈને બેઠી છું વરસાદ ક્યારે આવે આ સાત આઠ દિવસમાં જોરનો વરસાદ આવી જાય તો સારું નહીં તો પછી બહુ ત્રાસ થયો બાપની શું દશા થશે વરસાદ પડે તો કુંભારના ઘેર જે કન્યા આપી છે એ દુઃખી થશે વરસાદ ન પડે તો જે ખેડૂતના ઘેર આપી છે તે દુઃખી થશે આ બે કન્યાઓ કોઈ દિવસ સુખી થવાની નથી આ તમારી જ કથા ચાલે છે આ જીવને બે કન્યાઓ છે એકનું નામ પ્રવૃત્તિ અને બીજી જે કન્યા છે એનું નામ નિવૃત્તિ આ બે સુખી થવાની નથી કેટલાકને ભગવાન તો જોઈએ છે ભગવાનના દર્શન થાય એવી ઈચ્છા હોય છે પણ સંસારના ભોગ છોડવા નથી એક ભાઈ અમને કહેતા હતા કે મારા સંસારનું બધું સુખ ભોગવતા ભગવાન મળે છે ને ભગવાન જોઈએ છે અને લૌકિક સુખ પણ જોઈએ બે કેવી રીતે બને આ બે કન્યાઓ સુખી થવાની નથી બે માંથી એક દુઃખી થવાની છે પ્રવૃત્તિનો વિષયાનંદ સમજીને છોડો આજ સુધી વિષયાનંદ અનેક વાર ભોગવ્યો પણ શાંતિ ક્યાં મળી છે ભોગમાં ક્ષણિક સુખ છે ત્યાગમાં શાંતિ છે ભોગમાં શાંતિ હોય તો આજ સુધી શાંતિ કેમ મળી નથી એક કન્યા દુઃખી થવાની છે પ્રવૃત્તિનો વિષયાનંદ <coughs> સમજીને છોડો એકાંતમાં બેસીને સાધન કરો માનવને એકાંતમાં બેસીને ભક્તિ કરે ને ત્યારે જ ખબર પડે છે કે મારું મન કેટલું મેલું છે માનવ જાણતો નથી કે મારું મન કેટલું બગડેલા મનને શુદ્ધ કરવા માટે જ માનવનો જન્મ છે મન બહુ બગડ્યું છે તેથી દુઃખ વધ્યું છે એકાંતમાં બેસીને સાધન કરો ગોવર્ધન લીલા એટલે જ્ઞાન ભક્તિને વધારનારી લીલા એને ગોવર્ધન લીલા છે ભાગવતમાં લખ્યું છે ગોવર્ધન લીલાના વગર આપણું ઘર છોડીને સુવા એકાંતમાં બેઠા પછી કોઈ કોઈ વખત મન વધારે તોફાન કરે ઇન્દ્રિયો વાસનાનો વરસાદ પાડે છે ત્યારે જીવ ગભરાય છે મનથી એક નિશ્ચય કરો કે ભક્તિમાં આનંદ ન આવે તો પણ મારે ભક્તિ છોડવી નથી ભક્તિમાં જયારે આનંદ આવતો નથી ત્યારે જીવ ફરીથી વિષયાનંદ ભોગવવાના સંકલ્પ કરે ભક્તિમાં આનંદ ન આવે તો પણ મારી ભક્તિ છોડવી નથી મેં આ સંસારનો ખૂબ અનુભવ કર્યો ભક્તિમાં આનંદ ન આવે તો પણ ભક્તિ ચાલુ રાખજો એકાંતમાં બેઠા પછી ઇન્દ્રિયો કોઈ કોઈ વખત બહુ તોફાન કરે ઇન્દ્રિયો વાસનાનો વરસાદ પાડે છે વાસનાનો વરસાદ દૂધના ઉભરા જેવો હોય દૂધનો એકદમ ઉભરો આવે છે દૂધનો એકદમ ઉભરો તો આવે છે પણ ઉભરો આવ્યા પછી થોડુંક પાણી નાખી દો તો ઉભરો બેસી જશે વાસનાનો વરસાદ એવો જ હોય ધીરજ રાખજો પ્રભુનું સ્મરણ કરો તમારા મનને ભગવાનના નામમાં રાખો નામમાંથી મન છટકી જાય તો મનને ભગવાનના સ્વરૂપમાં રાખો મંત્ર અને મૂર્તિ આ બે જગ્યામાં મનને રાખનારો એ વાસનાનો વરસાદ સહન કરી શકે ભાગવતમાં એવું વર્ણન છે કે હિમ રાજાએ જોરનો વરસાદ પાડ્યો ત્યારે પ્રભુએ કચ્છની આંગળીમાં આજ ગોવર્ધન ધારણ કર્યો અંગૂઠા ઉપર કેમ ધારણ કર્યો નથી મોટી આંગળીમાં કેમ ધારણ કર્યો નથી ટચલી આંગળીમાં જ કેમ ધારણ કર્યો ટચલી આંગળી એક સત્વ છે ટચલી આંગળી પાસે જે આંગળી છે તે રજો છે સૌથી મોટી જે આંગળી છે તે તમો ગુણ છે અંગૂઠો એ બ્રહ્મ છે અને અંગૂઠા પાસે જે આંગળી છે તે જીવરૂપ ભગવાન શ્રી શંકરાચાર્ય સ્વામીએ દક્ષિણામૂર્તિ સ્તોત્રમાંનું વર્ણન કર્યું છે स्वम् प्रगटीकरोति भजताम् यो भद्रया मुद्रया तस्मै श्रीगुरुमूर्तये नम इदम् શ્રીદક્ષિણામૂર્તય અંગૂઠો બ્રહ્મ છે અંગૂઠા પાસે જે આંગળી છે તે જીવરૂપ મોટા મોટા જ્ઞાની પુરુષો જ્યારે બોધ આપે છે ત્યારે અંગૂઠો અને અંગૂઠા પાસે જે આંગળી છે આ બેનો સંયોગ સિદ્ધ કરે છે એને જ્ઞાન મુદ્રા કહે છે એનું બીજું નામ ભદ્રા મુદ્રા છે અંગૂઠો અને અંગૂઠા પાસે જે આંગળી છે બેનો સંયોગ સિદ્ધ કરવાનો અંગૂઠો એ બ્રહ્મ છે અંગૂઠા પાસે જે આંગળી છે તે જીવરૂપ છે અંગૂઠા પાસે જે આંગળી છે ને એને અશુદ્ધ માની છે એને આપણા શાસ્ત્રોમાં તર્જની કે છે આ આંગળીમાં અભિમાન ભરેલો છે ઘરમાં છોકરો તોફાન કરતો હોય ને તો માં તરગીની આંગળી નાક ઉપર રાખે તો જ રૂબાબ પડે અંગૂઠો નાક ઉપર રાખે તો રૂબાબ પડે નહીં કે તસલી આંગળી નાક ઉપર રાખે તો રૂબાબ પડે નહીં અંગૂઠા પાસે જે આંગળી છે તરજની એ અભિમાનનું પ્રતીક છે તમે મારા કરવા બેસો ને ત્યારે તરજનીનો સ્પર્શ મણકાને ન થાય કેટલાક ગમે તે મારા ફેરવે છે અંગૂઠા પાસે જે આંગળી છે એ અશુદ્ધ માની છે એ આંગળીમાં અભિમાન રહેલો છે આંગળીથી તર્જનીથી તિલક કરવું નહીં માળા કરો ત્યારે તર્જનીનો સ્પર્શ મણકાને થાય નહીં બ્રહ્મ સંબંધને જે ટકાવી રાખે એ વાસનાનો વરસાદ સહન કરી શકે છે કચરી આંગળીમાં ગિરિરાજ ગોવર્ધન ધારણ કરીને પ્રભુએ બતાવ્યું છે સાદું ભોજન કરો સત્વગુણને વધારો તો તમે વાસનાનો વરસાદ સહન કરી શકશો તથલી આંગળી એ સત્વગુણ છે સત્વગુણ બહુ ઓછો હોય છે સાદું ભોજન કરવાથી સંયમ રાખવાથી સત્વગુણ વધે છે સત્વગુણ વધે તો વાસનાનો વરસાદ સહન થાય કથામાંથી અનેક રહસ્ય નીકળે છે ગોવર્ધન પૂજામાં એક રહસ્ય એ છે કે પૂજા કરનાર શ્રી કૃષ્ણ છે અને ગિરિરાજના શિખરમાં ગોવર્ધનનાથજીના સ્વરૂપમાં પણ શ્રી કૃષ્ણ જ પ્રગટ થયા પૂજ્ય અને પૂજક બંને એક છે ભક્ત અને ભગવાન જયારે એક થાય છે ત્યારે ભક્તિ વધે છે તમારી ભક્તિ વધે એવી ઈચ્છા હોય તો તમારા ભગવાન સાથે તમે એક થઈ જાઓ ભગવાન સાથે એક થવાનું એટલે શું કરવાનું ભગવાનની ઈચ્છા છે <coughs> જીવનમાં સુખ દુઃખ માન અપમાન જે કોઈ પ્રસંગ આવે એ મનને શાંત રાખીને સહન કરો મારા ભગવાનની જે ઈચ્છા એ જ મારી ઈચ્છા ભક્તની ઈચ્છા અને ભગવાનની ઈચ્છા જુદી હોય તો ભક્તિ વધે નહીં ભક્તિનો અર્થ એ છે ભગવાનના આધીન થઈને રહેવું એને ભક્તિ કહે છે એકાદ લોકો તો એવા હોય છે બે ચાર કલાક સેવા પૂજા કરતા હોય ને તો એવું સમજે છે કે ભગવાન મારા આધીન રહે મારું કામ ભગવાન બધું કરી આપે ભગવાન કહે છે તું મારો નોકર કે હું તારો નોકર તારું કામ કરવા હું આવું ભગવાનની ઈચ્છા એ જ મારી ઈચ્છા ભગવાનની ઈચ્છામાં તમારી ઈચ્છા મેળવી દેશો તો ભક્તિ વધશે તમારી ઈચ્છા અને ભગવાનની ઈચ્છા જુદી હશે તો ભક્તિમાં બહુ વિઘ્ન આવશે જે કંઈ થાય છે તે ભગવાનની ઈચ્છાથી થાય ભગવાનની ઈચ્છાથી જે થશે તે મારા કલ્યાણ માટે જ છે પ્રભુમાં એવો દ્રઢ વિશ્વાસ રાખજો તમારા જીવનમાં તમને ઉદ્વેગ થાય તમને બહુ દુઃખ થાય એવો કોઈ બનાવ બની જશે તે સમયે મનને સમજાવો કે ઠાકોરજીની ઈચ્છાથી થયું જે થયું છે ને એમાં જ મારું કલ્યાણ છે મારા ભગવાન તો નાસ્તિકનું પૂરું કરતા નથી જે એવું બોલે છે કે ઈશ્વરને હું માનતો નથી એનું પણ પ્રભુ કલ્યાણ કરે છે તો હું તો ભગવાનનો છું તમને ગમે કે ન ગમે મનને ભલે ઉદ્વેગ થાય પણ એવો વિશ્વાસ રાખો કે પ્રભુએ જે કર્યું છે તે મારા ભલા માટે જ કર્યું ભગવાનને ખોટું કરતા આવડે જ નહીં જીવે ખોટું કરી શકે ઈશ્વરને ખોટું કરતા આવડે નહીં પ્રભુમાં એવો વિશ્વાસ રાખજો ભગવાનની ઈચ્છામાં તમારી ઈચ્છા મેળવી દેજો ગોવર્ધન પૂજામાં એ રહસ્ય છે પૂજા કરનાર શ્રી કૃષ્ણ છે અને ગિરિરાજના શિખરમાં ગોવર્ધનનાથજીના સ્વરૂપે પ્રગટ થઈને પૂજાનો સ્વીકાર કરનાર પણ શ્રી કૃષ્ણ છે પૂજ્ય પૂજક એક છે સેવ્ય સેવક એક બને છે અને ત્યારે ભક્તિ વધે છે મહાપુરુષો અનેક ભાવ વર્ણન કરે છે થોડી આ પ્રસ્તાવના કરી હવે આ કથાનો આરંભ કરે છે ભગવાન પૃથક્ણૈવ બલદેન સંયુતા અપશ્યન્નિવસન ગોપાન ઇન્દ્રયાગ કૃતોદ્યમાન ગોવર્ધન લીલામાં શ્રી કૃષ્ણ સાત વર્ષના પછી રાસલીલા કરી છે દર વર્ષે નંદ બાબા ઇન્દ્રનો યજ્ઞ કરતા અને તે ઇન્દ્રના યજ્ઞની તૈયારી થવા